आवाज संभाए थे तो चरण कर दो मंगला चरण जे जे हो हाँ जे तू कौन छो तारो अवाज मने क्लियर नहीं आते जे हो तो कर જેજો વડોદરાડો શરણ આકાર મંગલા શરણ જી જે જે ચિંતા સંતાન હંતારો યત્પાદાંબુજરેણવઃ સ્વીયાનામ તાનિજાચાર્યાન પ્રણમામિ મુહુર્મુહુર્ યદનુગ્રહતો જંતુ સર્વદુઃખાતિગો ભવેત તમહમ સર્વદા વંદે श्रीमद्वल्लभनन्दनम् अज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुं मिलितं येन तस्मै श्रीगुरवे नमः नमामि हृदये शेषे लीलाक्षीराब्धिशायनं लक्ष्मीसहस्रलीलाभिः क्रियमाणं कलानिधिं चतुर्विश्च चतुर्विश्य चतुर्विश्च त्रिभिस्तथा षड्भिर्विराजिते यौषौ પંચદારદયે મમ જે આપણે માધવ ભટ્ટની વાર્તાથી ચાલુ કરવાનું जी जय जय जी जय जय अब श्री आचार्य जी काश्मीरी कश्मीर में रहते तिनकी वार्ता को भाव कहते है वार्ता प्रसंगे सो माधव भट्ट काश्मीरी में एक ब्राह्मण के घर प्रगटे सो प्रथम माधव भट्ट केशव भट्ट के सेवक भय सो केशव भट्ट काश्मीरी में कथा करते सो केशव भट्ट श्री आचार्य जी के पास मिलन को आए सो श्री आचार्य जी महाप्रभु श्री सुबोधिनी जी करते सो केशव भट्ट सुनन को आवते सो विद्यामद ते ऊंचे आसन पर बैठे के कथा सुनते और माधव भट्ट मन लगाए दास भाव सो सुनते पाछे जब श्री आचार्य जी कथा कही छूते तब माधव भट्ट श्री आचार्य जी के वैष्णव के पास जाए बैठे सो वैष्णव के मुख के वार्ते वार्ता सुनते सो एक दिन केशव केशव भट्ट ने माधव भट्ट सो कहो जो मैं कथा कहत हो सो तू सुनत नहीं आवत है आ, सो और हासी हसी हासी मस्कर, मस्करी वार्ता क्यों सुनत है तब माधव भट्ट ने, ने कही तुम्हारी कथा थे श्री जी के सेवकन की हंसी मस्करी वार्ता अच्छी लगत है ताते वह जात हो यह माधव भट्ट की बात सुन सुनी के भट्ट मन में विचार कियो अब यह हमारा हमारे काम को ना ही तातेशी आचार्य जी को भेंट करूंगा कछुप दिन में केशव भट्ट घर चलन लागे लागे तब श्री आचार्य जी सो कही मैं आपको की कथा सुनी है ताते यह माधव भट्ट को आपकी भेंट करत हो यह मेरे काम को ही है सो तब माधव पर श्री आचार्य जी महाप्रभु के पास रहे पाचे केशव विदा हुए चले गए तब एक वैष्णव ने श्री आचार्य जी से प्रश्न कियो जो महाराज आपके श्री मुख कथा माधव भट्ट ने सुनी और केशव भट्ट ने सुनी સુની माधव भट्ट को बोध भयो और केशव भट्ट को क्यों नाही भयो ताको का, कारण है ताको कारण कहा आचार्य जी कहे जो केशव भट्ट ने बर, बराबरी बैठी के कथा सुनी तासो बोध न भयो और माधव भट्ट राजभाव सो मन लगाए के सुनी सुनियो तातैया को बोध और माधव भट्ट को श्री आचार्य जी ने नाम निवेदन कराया तब माधव भट्ट ने विनती की महाराज अब हमको कहा कर्तव्य है तब श्री आचार्य जी ने कही तुम भगवत सेवा करो तब माधव भट्ट ने श्री कही महाराज लाल लाला जी को स्वरूप मेरे बाप दादा सो सदा रहे हैं स्वरूप सदा मेरे पास राखत हो तुलसी चंद्र चराई धूप दीप करी नैवेद धरी या प्रकार आहर आहरण आहन विसर्जन पूजा मार्ग रीति सदा करी है अब आज्ञा देहू ता प्रकार करूं तब श्री आचार्य जी कहे जा स्वरूप ले आओ तब पादो भट्ट जायके ले आए तब श्री आचार्य जी पंचामृत स्नान कराए माधव भट्ट के माथे पधराए सो माधव भट्ट कछुक दिन पुष्टि मार्ग की रीति सीख के आज्ञा मांगी काश्मीर अपने घर प्रीति पूर्वक सेवा करन लागे सो कछुक दिन में श्री ठाकुर जी सानुभावता जतावन लागे હા સુંદર વિચાર કરો જેમને કંઈ કેવું પૂછવું હોય છે જે જે મને આમાં એક પ્રશ્ન છે હા બોલ ને જે જે આમાં જે લાઈન છે તુલસી ચંદન ચડાઈ ધૂપ દીપ કરી નૈવેદ ધરી જીજામાં ધૂપ દીપ અને નૈવેદ એટલે શું હોય અને આહરણ અગરબત્તી પહેલાના જમાનામાં અગરબત્તીના રૂપમાં ઓછું ચલણ હતું એના જગ્યાએ જે કોલસા હોય બળતા હોય કોલસા એની અંદર સય સુગંધિત વસ્તુ ધરાવામાં આવતી એનાથી સુગંધાખામાં ફેલાઈ જાય એ સેવાય છે દીપ એટલે દીવો દૈવ્ય એટલે ધોર આહવાન વિસર્જન એટલે આહવાન એટલે બોલાવવું વિસર્જન એટલે વિદાય વિદાય કરવો જીજે તો શાસ્ત્રમાં જે પૂજનનો પ્રકાર શાસ્ત્રીય પૂજનના પ્રકારમાં એક આ વિધિ પણ છે કે એમાં દેવનું રોજ આવાહન કરવામાં આવે અને રોજ જ વિસર્જન કરવામાં આવે એનાથી જે દેવ મૂર્તિ સાથે આવાહન વિસર્જન કરવામાં આવે વિસર્જન થઈ ગયા પછી એ દેવ મૂર્તિને બીજી કોઈ રીતે જેમ આપણે ત્યાં અનવસરમાં ઠાકોરજીની સેવાનો ક્રમ હોય છે એવું અનવસરની સેવા વિસર્જન થઈ ગયા પછી નથી હોતી જ્યારે આવાહન કરવામાં આવે તે જ વખતે એ મૂર્તિ સાથે દેવનો જેવો વ્યવહાર કરવામાં આવે તે પછી એને એક વસ્તુ તરીકે એનો દેહનો દેવનો વિગ્રહ ખાલી કહેવાય અર્ચા કહેવાય જેમ તમે જોયું હશે કે કોઈ પ્રસંગમાં બાજેટ ઉપર સુખાની ઢગલી ને એના ઉપર સુપારી મૂકીને અથવા એના ઉપર કોઈ કલશ મૂકીને એમાં નારિયેલનું પધરાવીને એમાં દેવતાઓનું આવાહન કરવામાં આવે પછી વિધિ સંપન્ન થઈ જાય એટલે એનું વિસર્જન કરવામાં આવે એ પછી ચોપારી ચોખા એ બધું છે એ પૂજન કરાવનાર હોય એ બધું પોતાના ઘરે લઈ જાય એનો ચાહે તો એને રાંધીને ખાઈ પણ જાય ને ચોપારીને ચાવી પણ લે અને જલ નારિયેલ વગેરે છે એનો પણ ચાહે તો ઉપયોગ કરે અથવા તો એને વૃક્ષમાં ફેલાવી દે જેટલા વખત એમાં આવાહન કરીને પ્રતિષ્ઠા થઈ હોય એટલા વખત સુધી એની સાથે દેવવત વ્યવહાર થાય દેવ જેવો તે પછી એક વસ્તુ બની જાય અને એક પ્રતિષ્ઠાનો પ્રકાર એવો છે કે जेवा प्रतिदिन पूजन पी विसर्जन कर प्रतिष्ठित रहे पी कोई केव खास प्रसंग बने कोई अशुद्धि आ जाए तो अपवित्र व्यक्ति ना स्पर्श थी जाए क्या परत छुवाई जाए कहीं खाए अथवा अमुक दिवस सुधी एमन पूजा न थे तो पी ए देवनी વિસર્જન આપોઆપ થઈ જાય અને ફરીથી એની પ્રતિષ્ઠા કરવી પડે જ્યાં સુધી એવો કોઈ પ્રસંગ ન બને ત્યાં સુધી દેવમૂર્તિ યથાવત છે આપણે ગુરુવાયુર આવ્યો કેરળ આપણે ગયા હતા ગુરુવાર આવ્યું ના જે છે અચ્છા શું નથી આવ્યું तो ये ठाकुर जी નો ત્યાં શ્રષ્ટ મંદિર છે ગુરુવાયરમાં મતલબ આ કોઈ પણ હિન્દુ સેવા બીજી કોઈ વ્યક્તિને પ્રવેશ નો ત્યાં નિષેધ છે જો કમા હિન્દુ સેવાની કોઈ વ્યક્તિ પ્રવેશ કરી જાય તો વિસર્જન થઈ જાય ત્યાં ભગવાનને એક વખત એવું થયું હતું કે કોઈ નેતા આપણા ભારતનો જ કોઈક રાજનેતા તો ખોટી ઓળખ આપી અને ત્યાં પ્રવેશ કરી ગયો અને પછીથી ત્યાં ખબર પડી કે આ તો હિન્દુ ન હતો એટલે મંદિર છોવાઈ ગયું ઠાકોરજીનું પણ ત્યાં વિસર્જન થઈ ગયું એટલે પાંચ દિવસ સુધી યજ્ઞ હવન જલથી સ્વચ્છ કરવાનું ઉપવાસ ને એવી બધી વિધિ પૂરી કરી અને પાંચ દિવસ સુધી એની પ્રતિષ્ઠાની વિધિ ચાલી એ પછી સેવાનો ક્રમ ફરીથી શરૂ થયો તો એ રીતે કોઈ દેવમૂર્તિની પ્રતિષ્ઠા થયેલી છે તો તેને એનું વિસર્જન ન કરવામાં આવે જેમાં આપણે ત્યાં ઠાકોરજી બિરાજે છે એમનો રાજભોગ સુધીનો કે શહેન સુધીનો સેવાનો ક્રમ થઈ જાય તે પછી પણ આપણે અનવસરની સેવા પણ કરતા હોઈએ છીએ એટલે શૈયા વિછાવીએ ઝાડી બંટા વગેરે પધરાવીએ સિંહાસન સિંહાસનથી શૈયાજી સુધી પેંડો બિછાવીએ પંખા વગેરે રાખીએ ફૂલની માલા પધરાવીએ દિવાળા બંટા પધરાવીએ તો અનસરમાં પણ આપણે પ્રભુ બિરાજે છે એ રીતે જ બધી સેવાનો ક્રમ કરતા હોઈએ છીએ જેમનું વિસર્જન થઈ જતું હોય એમને પછી આ અનવસરની સેવા જેવું કંઈ નથી થતું હા ઓર કોઈને કંઈ કેવું પૂછ્યું છે જી જે છે અને જે જે મને આમાંથી એ વાત ખબર પડે છે કે આપણે એટલે કોઈ કથા સાંભળવા જઈએ કે કઈ સમજવા જઈએ તો આપણે હંમેશા દાસ ભાવથી સમજવું જોઈએ અને હવે તો પણ આપણાથી નાના હોય તો પણ આપણે દાસભાવથી સાંભળવું જોઈએ કેમ કે આપણે એમનું સાંભળવા તો એમને થોડી રિસ્પેક્ટ આપવાની હોય કેવું છે કે ગુરુ આપણા કોઈ પણ હોઈ શકે જે આપણે ઉપદેશ છે તે ગુરુ સારો સાચો ઉપદેશ છે તે ગુરુ કહેવાય કંઈ પણ આપણે શીખવાડે કે કહે તો તે ગુરુ કહેવાય તો આપણે હંમેશા તેનાથી નીચી સીટ પર બેસી અને પછી આપણે ભણવું જોઈએ તો આપણે કંઈ સમજાય નથી નહીં તો નથી સમજાતું જજ મનામાં હેલો હા બોલ હા જે મને જે મને આમાંથી એ એટલે ઘણી બધી વાત સારી લાગી એક તો એ ખબર પડી કે આપણા મનમાં કોઈ પ્રશ્ન હોય તો આપણે પૂછી લેવો જોઈએ જેવી રીતે આ વૈષ્ણવે શ્રી આચાર્યજીને પ્રશ્ન પૂછી લીધો પછી બીજું એ ખબર પડી કે અહીંયા શ્રી આચાર્યજી કથા કહેતા હતા તો એટલે જે બધા સાંભળતા હતા એમની બધાની શ્રવણ ભક્તિ કહેવાય અને ત્રીજી વાત એ ખબર પડી કે આ એટલે કોઈ પણ આપણે કથા સાંભળતા હોઈએ કથા કે કઈ પણ તો આપણે કાયમ જે વક્તા એટલે જે બોલવા વાળો એટલે સંભળાવવા વાળો હોય એના કરતા કાયમ નીચું બેસવું જોઈએ એ સદાચાર લાસ્ટ વાર્તા જે આપણે ગુસાઈદાસજીને કરી હતી એમાંથી એક પ્રશ્ન છે બોલ જે જે કેમને લાસ્ટ ટાઈમ ઉપર આપણે તો કહીએ છીએ કે તીર્થનો ન કરવો છે એમને લાસ્ટ ટાઈમે જ્યારે એમને દેશ તે બદ્રિકાશ્રમ શું કે છે સમજાતું નથી તિલક તારો અવાજ સ્પષ્ટ નથી કઈ સમજાયું નહીં શું પૂછ્યું છે ફરીથી કે જે જેઠ મને એવો પ્રશ્ન છે કે ગુસાઈદાસજીએ જ્યારે દેહ છૂટતી હતી એમની ત્યારે એમને કેમ બદ્રિકાશ્રમ ગયા તીર્થનો આશ્રય કેમ કર્યો માધવ ભટ્ટ કાશ્મીરી પેલા આપણે જોઈએ છે માધવ ભટ્ટ તો પેલા બધા નામો કેટલા બધા સુંદરો હતા પછી આપણે જોઈએ કરતા તે સાંભળવા જતા તો પહેલાના લોકો માં આપણે જોઈએ તો તે સમય કાઢી અને કોઈ પણ હોય તો તેમના પાસે કઈ સારું સાંભળવા જતા તે જોવા મળે છે પછી આ માધવ ભટ્ટ કહે છે કે શ્રી આચાર્ય પૂરું થાય છે ધ્રુવદેવીજીનું પ્રવચન ત્યાર પછી તે વૈષ્ણવ જ્યાં વાર્તા કરતા હોય ત્યાં જાય છે ત્યારે કેશવ ભટ્ટ પૂછે છે તમે અહીંયા મસ્કરી કરો છો અને હું જ્યાં કથા કહું છું ત્યારે તમે નથી બેસતા તો એમણે કહે છે કે તે વૈષ્ણવો જે કરે છે એનામાં વધારે મજા આવે છે તમે જે ભણાવો છો ને એના કરતા તો એનાથી એ સમજમાં આવે છે કે પહેલા એટલે તેમને પહેલાથી જ જ્યારે તે આચાર્યજી પ્રવચન કરતા ત્યારે તેમને પુષ્ટિવાદનું થોડું જ્ઞાન થઈ ગયું હતું તે તેમાં તેમની ઈચ્છા નથી હતી એમાં અને શું કહેવાય હા માધવ કેશવ ભટ્ટ તે પણ બેસતા હતા માધવ ભટ્ટ એમની સાથે પણ તે ઊંચા સ્થાને બેસતા કેશવ ભટ્ટ અને દાસભાવજી તે માધવ ભટ્ટ નીચે બેસતા તો તેમને જ્ઞાન થતું હતું પણ કેશવ ભટ્ટને ન થયું તો અમે આપણે ગુરુથી નીચા સ્થાનમાં બેસવું જોઈએ સાચી એમાં બીજી એક ખાસ વાત સમજવાની એ છે નામ નિવેદન કરાવ્યા પછી માધવ ભટ્ટે મહાપ્રભુજીને વિનંતી કરી કે અબ हमको कहाँ કર્તવ્ય આજે જે કંઠી દીક્ષા લોકો લે છે એ પરંપરાને કારણે પરિવારનો જે ધર્મ છે એને નિભાવવા ખાતર કંઠી પહેરે છે પણ કર્તવ્યની કોઈ જાતની એમાં ભાવના જોવા નથી મળતી અર વાત સાહિત્યમાં આપણે જોઈએ છે કે જેમને આવી વૈષ્ણવની પરંપરા પ્રાપ્ત થઈ ન હતી એટલે જેમ ના પૈસા કે દાદા કેવા કોઈ વૈષ્ણવ ન હતા પ્રથમ વખત વૈષ્ણવ થયા છે એમની અંદર કૃષ્ણ પરায়ণ સવા ની દ્રષ્ટિથી ઊંચી जिज्ञासा થઈ છે એ વાત આપણે આમાં ખાસ સમજમાં આવે એટલે જે પરંપરાથી આપણે વૈષ્ણવ જોઈએ આપણો કુલ પરિવાર તો એમાં આપણું સૌભાગ્ય કહેવાય કે એવા કુલમાં આપણને જન્મ પ્રાપ્ત થયો પણ એટલા માત્ર માટે આપણે જો કંઠી દીક્ષા લઈ લેતા હોઈએ પણ એના સાથે કર્તવ્યની કોઈ ભાવના ન હોય એ કંઠી પહેરવી ન પહેરવી એ એક સરખી જ વસ્તુ છે કર્તવ્યની ભાવના જે તત્પરતા છે એ આપણે અંદર જાગૃત કરવાનો પ્રયાસ કરવો જોઈએ અને જેમ માધવ ભટ્ટે કહ્યું કે આપણું કર્તવ્ય હૈ એવી રીતે આપણું વૈષ્ણવ તરીકે આપણું શું કર્તવ્ય છે એની જિજ્ઞાસા આપણા અંદર સતત રહેવી જોઈએ તે વાત આપણને આમાંથી સમજાય સારું તો આજનો સમય થયો છે તો અહીંયા આપણે આજનો ક્રમ રાખીએ આજે જેનો ક્રમ હોય તે કરો આરંભ જી જય જય દંડ પ્રણામ करूं जे लास्ट श्लोक में हमने ये देखा था कि जो दुष्ट कर्म करने वाले हैं लोग हैं वो मेरा आश्रय नहीं कर सकते हैं और वो भगवान का भी द्वेष करते हैं ऐसा आगे ठाकुर जी कहेंगे क्या हेलो हाँ बोलो भाई दे रहा हूँ जी जी जी तुम जी मेरा आवाज सुनाई दे रहा है जी हाँ सुनाई दे रही है ना चुप हो गए बीच में जी जी जी जी श्लोक श्लोक सोलह चतुर्विद्या भजनते महाजना सकृत्नो अर्जुन आर्थो जिज्ञासुर ज्ञानी च भरत शर्भ શ્લોકાર્થ હે અર્જુન હે ભરત શર્પ સત્કર્મ વાળા ચાર પ્રકારના પુરુષો મને ભજે છે એક આર્થ બે જિજ્ઞાસુ ત્રણ अर्थार्थी અને चार ज्ञानी इसमें ठाकुर जी ऐसा कहते हैं अर्जुन से कि हे अर्जुन हे भरत जो सत्कर्म करने वाले चार प्रकार के जो पुरुष हैं वो मुझे बचते हैं उनमें चार प्रकार ऐसे हैं पहला आर्थ आर्थ सेकंड जिज्ञासु थर्ड अर्थार्थी और फोर्थ ज्ञानी विवेचन हम्म। हे अर्जुन हे भरत शर्व જેમણે સત કાર્ય કરેલા છે એવા ચાર પ્રકારના પુરુષો મને ભજે છે ठाकुर जी ऐसे कहते हैं कि हे अर्जुन हे भरत ऐसे जो ये चार प्रकार के लोग हैं इन्होंने सत्कर्म किए हैं इसके लिए मुझे वो भज रहे हैं પહેલા ગજેન્દ્ર જેવા આર્થ અથવા દુખી પુરુષ પુરુષો સંસારનો પોતાનો ક્લેશ દૂર કરવાના હેતુથી મને ભજે છે પૂર્વના સત્કાર્યને લીધે મારું ભજન કરવામાં તેઓ પ્રવૃત્ત થાય છે तो पहला पुरुष ठाकुर जी ने ऐसा बताया कि गजेंद्र जैसे आर्थ या दुखी लोग जो संसार के संसार में उनको जो दुख है या जो उनको क्लेश है उनको दूर करने के लिए वो उनको बचते हैं उस हेतु से बचते हैं कि उनका दुख दूर हो जाए और पूर्व जन्म में उन्होंने कुछ सत्कर्म किए थे उसकी वजह से वो ठाकुर जी को ठाकुर जी का भजन कर पा रहे हैं और उनमें इन्वॉल्व हो पा रहे हैं हम्म। शौनक जेवा जिज्ञासु अथवा मारा स्वरूप नु ज्ञान प्राप्त करवानी इच्छा वाला सेकंड ठाकुर जी ने ऐसा बताया कि शौनक जैसे जिज्ञासु जो उनके स्वरूप का ज्ञान प्राप्त करने की इच्छा रखते हो वैसे वैसे लोग उनको ठाकुर जी की ठाकुर जी में इन्वॉल्व हो सकते हैं थर्ड अर्थनी इच्छा वाड़ा अर्थार्थी धन वगैरह प्राप्त करवानी इच्छा वाड़ा तीसरा ये बताया है कि जिनको कोई इच्छा हो या कोई पैसे या धन की प्राप्ति करने की इच्छा हो वैसे लोग ठाकुर जी की ठाकुर जी को बचते हैं સુખદેવ જેવા ज्ञानी मोक्ष प्राप्ति करवानी इच्छा थी भजन करे थे और सुखदेव जैसे ज्ञानी पुरुष खुद की मोक्ष की प्राप्ति करने के लिए ठाकुर जी की ઠાકોર जी में इन्वॉल्व होते हैं और ठाकुर जी का भजन करते हैं આ ચાર પ્રકારના ભજન કરનાર પુરુષો પૂર્વના સુકૃત હોવાથી ભજન કરે છે ऐसे चार प्रकार के पुरुष पूर्व जन्म के सत्कर्म की वजह से भजन कर पा रहे हैं તેઓની ભજનમાં પ્રવૃત્તિ કરાવનાર પૂર્વ જન્મના સુકૃત છે उन, उन, उनकी भजन में प्रवृत्ति करवाने का कारण उनका पिछले जन्म का સત્કર્મ હે પરંતુ જેઓ ભજન કરે છે અને ભજનમાં પ્રવૃત્તિ કરાવનાર પૂર્વ જન્મના સુકૃત વગેરે જેઓના નથી તેઓ ગોપીજનોના गोपीजनों वगैरह पुष्टि भक्त मतलब जिनका पिछले जन्म का कोई भी सत्कर्म नहीं है और उनका कोई भी मतलब उनका पिछले जन्म का कोई भी सत्कर्म नहीं है वैसे भक्तों को गोपीजनों वैसे वैसे भक्तों को गोपीजनम कहा जाएगा वैसे हाँ वैसे गोपीजनों कहा जाएगा उनको आवा भक्तों અહીં समावेश थतो નથી ऐसे भक्तों का यहाँ समावेश नहीं होता कोई च अने शब्दों શબ્દોમાં ગોપિકાઓનો समावेश करे છે परंतु ते योग्य નથી जैसे ऊपर बताया गया है कि च अने का मतलब अन्य का शब्द जो यूज उसमें किया गया है श्लोक में उसमें कुछ लोग गोपिकाओं को भी इंक्लूड कर देते हैं जो योग्य नहीं है क्योंकि इधर कारण के पूर्व પૂર્વના सुकृत वाला भजन करनार અહીં કહેલ છે क्योंकि यहाँ पूर्व जन्म के जो सत्कर्म जिसने किए हैं उनकी बात कही गई है ગોપીઓ ગોપિકાઓને પૂર્વના સુકૃત ન હતા એમ પણ શ્રી ભાગવત ભાગવતમાં કહેલું છે गोपी गोपिकाओं का पूर्व में कोई पर कोई भी सत्कर्म नहीं था ऐसा श्री भागवत गीता जी में कहा गया है દ્રષ્ટ અથવા અદ્રષ્ટ કોઈ પણ પ્રકારનું સાધન ન હોવા છતાં સાધન રૂપ અને ફળ રૂપ ભગવાનના સ્વરૂપાનું ગ્રહણના બલથી તેઓ ભગવાનમાં અલૌકિક સ્નેહ થયેલો હોવાથી આ ચાર પ્રકારના ભક્તોમાં તેઓનો સમાવેશ થઈ શકતો નથી मतलब गोपिकाओं का कोई पिछले जन्म का पुण्य नहीं था और ना कोई इस जन्म में उन्होंने कुछ प्रयत्न किए थे या कोई साधन था तो भी उनको ठाकुर जी मतलब तो भी उनके सामने ठाकुर जी पधारे और उनपे ठाकुर जी के प्रमेय बल की वजह से और उनकी कृपा की वजह से उनके मन में वो प्रेम प्रेम भावना उत्पन्न हुई जिनकी वजह से वो ठाकुर जी में इन्वॉल्व हो पाए और इसकी वजह से वो इन चार पुरुषों के साथ इंक्लूड नहीं कर इंक्लूड नहीं हो पाते और इनका समावेश नहीं किया जा सकता हाँ। जी जी हो गया स्पष्ट इसमें कुछ है और किसी को कुछ कहना पूछना हो तो बोलो હલો હા જે આમાં જે સુખદેવજીનું કહ્યું હતું ને તો એમાં એમને મોક્ષની કામના હતી એમ કહ્યું છે મોક્ષની કામના વાળા હતા સુખદેવજી તો આપણે તો સુખદેવજીને નિર્ગુણ ભક્તિ પ્રાપ્ત થઈ હતી એવું વિચાર્યું હતું ને તો એમને ખાલી કામના હતી પણ પ્રભુ એમને પછી નિર્ગુણ ભક્તિ આપી એવું એટલે એમનું જે ચરિત્ર જોવા મળે છે એમાં તો એમના ગુણોનું નિરૂપણ આવે છે એ પ્રમાણે પણ ત્યાંની ભક્ત જે છે એને ભલે જ્ઞાન માર્ગી સંસાર સંસારમાંથી डरी ने कि संसार छूटवा दृष्टिकोण से मुक्ति की अपेक्षा न हो पर मुक्ति नो कोई ने कोई स्वरूप तो नियति रूप में तो भगवत स्वरूप संबंधी अर्थापेक्षा अगर मुक्ति की अपेक्षा हो तो पी कदाच एक कक्षा में लाइ सका हाँ जी जी એટલે જે જે અહીંયા મૂળ આ શ્લોકમાં નિસાધનતા અને સાધન રૂપા ભક્તિ એ બેની વચ્ચેનો ડિફરન્શિએટ કરવા માંગે છે ને આ શ્લોક નહીં એટલે અહીંયા કીધું ને કે ભાઈ આ સ્પષ્ટ અહીંયા ઉલ્લેખ ગોપિકાઓના ઉદાહરણથી આપી રહ્યા છે ગોપિકાઓજીને ગોપિકાઓને જે જે રીતના સુકૃત નહીં ગણાય ત્યાં ગોપિકાઓ એમના પર તો શું છે કૃપા થી એમના એમની પર પુષ્ટિ થઈ છે એમ જ્યારે પેલા જે આગળના ચાર ઉદાહરણો બતાવ્યા એ સાધન રૂપા જે છે ભક્તિ છે ભગવાનની કે જે સાધન દ્વારા ભગવાનને પામવા માંગે છે તો એ મને લાગે છે આ બેનો ડિફરન્શિએટ કરવા અહીંયા વધારે જોર વળી પાછું અહીંયા કીધું ને પૂર્વના અહીંયા જે ગોપિકાઓજી ના એમાં ઉદાહરણમાં આપે છે કે એમનો સમાવેશ કરે છે અહીંયા એટલે મૂળ મુદ્દો અહીંયા એ છે કે ભગવાને આ બધાને સુકૃતિનો એટલે સત્કર્મ કરનારાઓ એવું વિશેષણ આપ્યું છે કે આ ચારે ચાર સત્કર્મ કરતા છે એટલે એનો તાત્પર્ય અહીંયા એવી રીતે લેવામાં આવ્યો છે કે પૂર્વજન્મના એવા કોઈ સત્કર્મ છે જેના પ્રભાવથી ભગવત ભક્તિ એમની અંદર પેદા થઈ છે કોઈ અંદર સકામ છે તો કોઈની અંદર નિષ્કામ છે ગમે તે પ્રકારની ભક્તિ છે એ ભક્તિ એમના કોઈને કોઈ પૂર્વજન્મના સુકૃતને કારણે થયેલી છે એનાથી એ ભક્તિ જે છે એ નિરુપાદિત ન થઈને સોપાદિક ભક્તિ જેવું કંઈક સ્વરૂપ એમાં બની રહ્યું અને શાસ્ત્રમાં એ રીતે કહેવામાં આવ્યું છે કે નરાણામ ક્ષીણ પાપાનામ કૃષ્ણ ભક્તિ સાધ્ય છે એ આ કૃષ્ણ ભક્તિ પ્રજાએ છે જે લોકોના એ તપ ધ્યાન સમાધિ વગેરે સાધનાઓ કરવાને કારણે પાપ બધા ક્ષીણ થઈ ગયા છે એવા મનુષ્ય છે એને કૃષ્ણમાં ભક્તિ થતી હોય છે તો જે ભક્તિ આ પ્રકારની કોઈ ઉત્તમ સાધનાઓના પ્રભાવથી પેદા થયેલી છે એ ભક્તિ ઉપાધિક ભક્તિ છે નિરુપાધિક નથી હવે અહીંયા જે જ્ઞાની ચ ભરતર શબ એમાં જે ચકાર છે એનાથી આ ચતુર્વિધ ભક્તો સિવાય પંચવિધ ની અંદર પાંચમા ભક્ત ભક્તના પ્રચારમાં અગર આપણે નિરુપાધિક ભજન કરનારા ભક્તોને પણ જો કાઉન્ટ કરી લઈએ તો એમના પણ પૂર્વ જન્મના કોઈ સત્કર્મના પ્રભાવથી કૃષ્ણ ભક્તિ એમના અંદર થઈ છે એવું આપણને માનવું પડશે પણ ભાગવત આદિમાં એ વાતનો નિષેધ કરવામાં આવ્યો છે ಸೇನಾಧಿಪತಿ ಗಣಾನು ಉಪಾಸಿಸಮಹತ್ತಮ आवृत अतः सत्संगान माम उपागता કેવલે નહીં ભાવે પણ ગુપ્તે જાઓ સદા મુજા ત્યાં આ બધી શક્યતાઓ છે એનો ત્યાં ઇન્કાર કરવામાં આવ્યો છે એટલે કેવલ કૃપાશક્તિ જે છે સ્વરૂપાશક્તિ માત્રને કારણે ભક્તોના અંદર ભગવત ભક્તિ થઈ છે એટલે એમની ભક્તિને સોપાધિક નહીં કહેવાય નિરુપાધિક જ માનવી જોઈએ એટલે વ્યાખ્યાકાર અહીંયા કહી રહ્યા છે કે અહીંયા એમનો સમાવેશ નહીં કરવો જોઈએ એટલે આયા समझ में तुमको जी जी जी क्या आया ये કે मतलब इन चार पुरुषों से ये गोपी गोपिकाएं डिफर करती है क्योंकि उनपे ठाकुर जी की असीम कृपा थी और ठाकुर जी का ठाकुर जी की इच्छा की कारण उनको वो कृपा प्राप्त हुई इनकी वजह से वो इन चार पुरुषों से अलग होते हैं और ऐसे ठाकुर जी बता रहे हैं अर्जुन को और किसी को कुछ कहना पूछना हाँ जी जी દંડવત પ્રણામ जी जी હેલો શરદ બાવા તમારો અવાજ સંભળાય છે નથી આવતો હા બોલો હા તો જો અહીં શું કહ્યું કે સૌનક જેવા જિજ્ઞાસુ અથવા મારા સ્વરૂપનું જ્ઞાન પ્રાપ્ત કરવાની ઈચ્છા વાળા તો આ અહીં ધનની ઈચ્છા અર્થાથી ધનના અર્થાથી નથી પણ પ્રભુના સ્વરૂપના જ્ઞાનના અર્થાથી છે જે જે તો અહીં ધ્રુવને જે અર્થાથી કહ્યો તેમાંને આ સ્વરૂપની સ્વરૂપને અર્થ માન્યું રહ્યું માનવું છે જેને ને એવી ઈચ્છાવાળા છે તો આ તો ઉત્તમ ન થાય અહીં તમારો અવાજ સ્પષ્ટ નથી મને સમજાયું નહીં હા જીજી હા જીજી સંભળાય છે હલો સરદા હા સંભળાય સ્પષ્ટ હોવાને કારણે સમજાતો નથી જો હું એમ કઉ છું કે અહીં જે અર્થાર્થી કયા ને સાઉનક ના સાઉનક ને કહ્યું જિજ્ઞાસુ તો જિજ્ઞાસુ નામે શું કહ્યું છે કે પ્રભુના સ્વરૂપનું જ્ઞાન પ્રાપ્ત કરવાની ઈચ્છા વાળા તો એને આપણે અર્થાર્થી તો ઉત્તમ પ્રકારના અર્થાર્થી કરીશું ને એમ નું ધ્રુવ પણ અર્થાર્થીમાં આપણે ગણીએ છીએ ભાગવતમાં અર્થાર્થી ભક્ત કહ્યું છે તો અહીં અર્થાર્થી જિજ્ઞાસુ તો આ તો ઉત્તમ છે સૌનો પોતો કે પ્રભુના સ્વરૂપના જ્ઞાનની એમને ઈચ્છા છે મને આ સમજવું હતું હા તો શૌનક ને અર્થાર્થી થોડા કયા છે તો જિજ્ઞાસુ કયા છે હા હા હા તો એ જિજ્ઞાસુ પણ કેવી જિજ્ઞાસા કે પ્રભુના સોરી હા ભૂલી ગઈ પ્રભુના સ્વરૂપની ઈચ્છા વાળા જિજ્ઞાસુ હા બરોબર છે મ્યુટ કરી દેજો જે લોકો બોલતા ના હોય ને પોતાના ફોન જેજી સંભળાય છે મારો અવાજ હા સંભળાય છે પણ જેજી અહીંયા મારાથી મ્યુટ નથી થતું આપ ત્યાંથી જ કરી શકો તો અહીંયા મારે પણ નથી ચાલી રહ્યું બટન છે એનો ઉપયોગ કરો ને ભલે ન થતું હોય તો બીજા કોઈને કંઈક એવું પૂછ્યું છે નહીં તો આગળ ન લો હેલો જેજે હેલો હા જીજે દંડવત પ્રણામ હા બોલો હા એ હા એક મિનિટ જીજે અહિયાં એવું લખેલું છે કે દ્રષ્ટ અથવા અદ્રષ્ટ કોઈ પણ પ્રકારનું સાધન ન હોવા છતાં સાધનરૂપ અને ફલરૂપ ભગવાનના સ્વરૂપાના બળથી એ ગોપિકાઓનો ભગવાનનો અલૌકિક સ્નેહ થયો જે દ્રષ્ટ અથવા અદ્રષ્ટ કોઈ પણ પ્રકારનું સાધન એટલે આ જન્મમાં અથવા બીજા કોઈ જન્મમાં એટલે દ્રષ્ટ અથવા થી શું લેવાનું છે એટલે અનુભવેલું કે નહીં અનુભવેલું દેખીતું કે ન દેખીતું નોન કે અનનોન કારણ કે એટલે પ્રશ્ન એટલે થયો કે ગોપિકાઓનો તો આ જ જન્મ હતો બરાબર કારણ કે આગળ તો એમને કોઈ આજ એવી રીતે બીજા ચાર ભક્તોના જે બતાયા છે એવા કોઈ જન્મ તેમના થયા નથી એટલે સુકૃત તો એમનું ગણી જ ના શકાય તો પછી દ્રષ્ટ અથવા અદ્રષ્ટ થી શું કેવી રીતે લેવાય એટલે દેખીતું અથવા અનદેખીતું એ જ તો કહી રહ્યા છે ને અનદેખીતું કેવી રીતે છે જે દેખીતું એટલે તો એમને હા જી એટલે એટલે જ કહી રહ્યા છે કે આપણે સાધનોને જાણતા હોઈએ કે ન જાણતા હોઈએ જાણેલા કે ન જાણેલા કોઈ પણ કારણ વગર કોઈ પણ સાધન વિના કેવલ અનુગ્રહના બળથી એમના અંદર સ્નેહ થયો છે એટલે એમને આ ચાર માંથી કોઈ કેટેગરીમાં નહીં આપવાના એટલે નહીં જાણેલામાં શું લેવાનું એટલે ધ્રુવજીનું તપ આપણે જોયું હોય બધા જાણે છે કે ધ્રુવજી આમ તપ કર્યું હતું એવી રીતે છાનુમાનું કઈ કોઈ કર્યું હોય એવું કોઈ વિચારી લે કે ભાઈ દ્રષ્ટ નથી પણ અદ્રષ્ટ કોઈ હશે એમ બરાબર હલો પ્રણામ જેજે આ ગોપિકાઓએ તો આગલા જન્મ માં તો એવું હતું ને એમને કે એ ઋષિ રૂપા હતા ને પછી પ્રભુએ એમને કહ્યું હતું કે હું આવતા જન્મે આપનો ઉદ્ધાર કરીશ એમ અને પેલું કેવા મંત્રો રૂપ એટલે સ્તુતિ કરતા હતા ત્યારે પણ એમને પ્રભુ સાથે એટલે પ્રભુને મળવાની ઈચ્છા હતી સાક્ષાત રૂપથી તો ત્યારે પણ ભગવાને એમને વચન આપ્યું હતું કે હું થઈશ એમ તો આગળનું એ તો એની સાથે જોડાયેલું જ છે ને જે એવું છે કે એ તો પ્રભુની ઈચ્છા હતી એમને પ્રભુથી અતિરિક્ત કોઈ કર્મ થોડા હતા ભગવત સ્વરૂપ રૂપ જે પ્રાપ્તિની કામનાથી અગર કોઈ કઈ કરી રહ્યું છે તો એ સાધન કરતા નથી એ તો લક્ષી છે પ્રભુને મળવાની તો ઈચ્છા છે ને આમાં તો કોઈ પણ પ્રકારનું સાધન ના પાડી શકે જેમ હા બરોબર આવું જયારે પણ આવે ને ત્યારે ભક્તિ માર્ગીય સાધન સિવાયના સાધનો એના મતલબમાં સમજવા જોઈએ હા જીજી હાલો જીજે હાલો હા તમારે છે બોલો હા જીજે આ મને પ્રશ્ન એવો થાય છે કે ગજેન્દ્ર જેવા આર્થ અથવા દુઃખી પુરુષો તો ગજેન્દ્ર એટલે ગજેન્દ્ર મોક્ષ જ્યાં ભગવતજીમાં આવે એ ગજેન્દ્રનું જો આગળનું સત્કાર્ય સારું હોય તો ગજેન્દ્રનો અવતાર કેવી રીતે થાય શું ગજેન્દ્રનું હા એટલે એમનો ગજેન્દ્ર રૂપે કેમ એવી રીતે અવતાર એમનું સત્કર્મ તો કર્યા હોય આગલા જન્મમાં તો ગજેન્દ્ર જેવા આર્થ અથવા દુઃખી પુરુષો સંસારનો પોતાનો ક્લેશ દૂર કરવાના હેતુથી મને ભજે છે એટલે દુઃખી પુરુષો એટલે ગજેન્દ્રના બીજા એમાં દુઃખી પુરુષો બીજા કયા અને આ ગજેન્દ્ર આમાં આ સત્કાર્યો કર્યા હોય તો હાથીનો અવતાર કેવી રીતે થાય એમ એ તો ના રાજા હતો ને પૂર્વજન્મમાં નારાયણ ઉપાસક હતા આ દુઃખી પુરુષોમાં એટલે બીજા જે દુઃખી પુરુષો છે એની વાત હા એટલે આપણે બધા દુઃખી જ છીએ ને હા જી જી જી હા જી જી થયું હા હવે દુઃખ દૂર થઈ ગયું હોય તો આગળ કરી કોનો વારો છે હા जी राजा दंडवत प्रणाम जी जय दंडवत प्रणाम कोई बात नहीं राजा के दस जेंडर चेंज हो जाएगा करो आगे जी जी तो हमने आगे के श्लोक में ऐसा चार प्रकार के भक्त देखे आर्थ जिज्ञासु अर्थार्थी और ज्ञानी तो हमने आगे के श्लोक में यही देखा कि ये चार भक्तों के साथ हमें गोपी जनों को काउंट नहीं करना है क्योंकि क्योंकि इनको तो ठाकुर जी के प्रमय बल से ठाकुर जी में प्रेम हुआ इसलिए वह उन्होंने कोई साधन भी नहीं किया और कोई पूर्व जन्म के सत्कर्म भी नहीं थे इसलिए उनको इसमें चार भक्तों में ये चार पुरुष में ये काउंट नहीं होंगे अब आगे श्लोक सेवेंटीन तेषाम ज्ञानी તેષાं જ્ઞાની નિત્યયુક્ત એકમ ભક્તિ ભક્તિર્વિશિષ્યતે પ્રિયો હિ અર્થ અર્થ્યથર્મ અહમ સ ચ મમ પ્રિય શ્લોકાર્થ તેઓમાં જ્ઞાની નિત્યયુક્ત અને એકમાં જ ભક્તિવાળો હોવાથી ઉત્તમ છે કેમ કે જ્ઞાનીને હું ઘણો જ પ્રિય છું અને તેઓ મને પ્રિય છે मतलब यहाँ ऐसा कहा गया है श्लोकार्थ में कि इन चार भक्त में से जो हमने आगे देखे उसमें से जो ज्ञानी भक्त है जिसका चित्त सिर्फ मेरे में लगा है वो सबसे उत्तम है और ये जो ज्ञानी भक्त है वो उसे मैं बहुत प्रिय हूँ और वो मुझे भी बहुत प्रिय है तो यहाँ हम्म। ठाकुर जी ने ऐसा बताया है कि जो ज्ञानी भक्त है वो बहुत उत्तम है विवेचन આ ચાર પ્રકારના ભક્તોમાં મોક્ષની ઈચ્છા વાળો જ્ઞાની ઉત્તમ છે એમ કહે છે ज्ञानी उत्तम છે કારણ કે આગળ જે યોગનું વર્ણન કર્યું તેવા योग वालों તે सदा હોય છે मतलब यहाँ ऐसा कहा गया है कि ये चार प्रकार के भक्त जो हैं वो मोक्ष की इच्छा वाले जो ज्ञानी हैं वो सबसे उत्तम है और ज्ञानी उत्तम है क्योंकि जो आगे के योग के जो वर्ण किए हुए हैं उसमें वो हमेशा सदा रहते ही है વળી મારા મહાત્માનું તેને જ્ઞાન હોવાથી સર્વવ્યાપક પુરુષોત્તમ પરમાત્મા એવો હું તેમાં એકલામાં તેની એકાંત અથવા નિરપેક્ષ અપેક્ષા રહિત ભક્તિ હોય છે બીજા ભક્તો પોતપોતાની ઈચ્છેલી વસ્તુમાં પ્રીતિવાળા હોય અને મારામાં તો માત્ર તે વસ્તુઓ આપનાર તરીકે જ તેઓની પ્રીતિ હોય છે પરંતુ જ્ઞાનીની મારામાં અત્યંત પ્રીતિ હોય છે કારણ કે જે જે પદાર્થોની મમતા હોય છે તેમાં પોતાનું આત્મા આનંદરૂપ હોવાથી તેનો વધારે પ્રિય હોય છે અને તે આત્મા પરમાનંદ પરમાત્માને અંશ હોવાથી તેને પરમાત્મામાં એટલે મારામાં અત્યંત પ્રીતિ હોય છે તેથી તે મને પણ प्रिय હોય છે तो यहाँ विवेचन में ऐसा कहा गया है कि जो भक्त मोक्ष की इच्छा रखने वाला ज्ञानी भक्त है वो सबसे उत्तम है क्योंकि उसे हर चीज का मतलब ज्ञान रहता है वो वैराग्य भी है उसे ठाकुर जी के स्वरूप का भी ज्ञान है अपने स्वरूप का भी ज्ञान है तो इसमें मतलब वो उसे पूरा ज्ञान रहता है और उसको ठाकुर जी के भी पूरे पूरे महात्मा ज्ञान भी रहता है और उसे कोई भी अपेक्षा बिना वो मेरी भक्ति करता है और इसलिए वो मुझे ज्यादा प्रिय है और वो सबसे उत्तम है क्योंकि जो दूसरे भक्त हैं वो अपने अपने मतलब कोई भी इच्छा उनकी या कोई भी इच्छा की चीजों में उनको पाने के लिए या वो चीज मिल जाए या कुछ लाभ रखने के लिए वो लोग ठाकुर जी का भजन करते हैं तो वो ऐसी भक्ति करते हैं पर जो ज्ञानी है वो आ, मेरे में आ, पूरे पूरे मतलब मेरा पूरा ज्ञान लेके मेरी भक्ति करते हैं मतलब महात्मा ज्ञान पूर्वक सर्वतोदिक्ष में पर यहाँ पे फिर ऐसा भी कहा गया है कि जिन जिन पदार्थों में ममता है उसमें अपने आत्मा को आनंद रूप होने से वो अपने मतलब ज्यादा प्रिय है और मतलब ये आत्मा मतलब परमानंद का ही वो अंश है मतलब जो वो ठाकुर जी का ही अंश है वो आत्मा इस कारण से वो ठाकुर जी में इतना प्रेम है इसीलिए वो मुझे भी बहुत प्रिय है यहाँ ठाकुर जी ऐसा कह रहे हैं कि वो ज्ञानी मुझे इसलिए प्रिय है क्योंकि उसमें महात्मा ज्ञान पूर्वक सर्वतोधिक स्नेह है और उसे पूरा मेरा भी ज्ञान है अपने स्वरूप का ज्ञान है वैराग्य भी है और उसे कोई अपेक्षा भी नहीं है मेरे में मतलब किसी चीज की इसलिए मुझे उसमें ज्यादा प्रीति है और मेरे अंश होने के कारण भी मतलब मुझे उसमें प्रेम है और उसमें मुझे प्रेम है हम्म। अच्छा किसी को है इस विषय में कुछ जिज्ञासा जी जी हाँ जी मुझे ऐसा प्रश्न था कि यहाँ ये जो लाइन लिखी है अनित्य आत्मा परमानंद તેમાં પોતાના પોતાનો આત્મા આનંદ રૂપ હોવાથી મતલબ જે इस्लाम का मतलब नहीं समझ में आया मतलब उसकी आत्मा उसमें आनंद रूप है ऐसा जी ഹലോ હેલો જય લાઈન તમને નહીં નહીં હું છું લાઈન પર બોલો પંકજ ના એટલે મેં કીધું કાટ થઈ ગયો શું આ બસ આ જુહીનો પ્રશ્ન હતો ને એ સંબંધમાં જ હતું કે એમનામાં જે આત્માને કારણે પ્રીતિ દેખાઈ રહી છે એનું કારણ શું છે જે જે પદાર્થોની મમતા હોય છે તેમાં પોતાનો આત્મા આનંદરૂપ હોવાથી તેને વધારે પ્રિય હોય છે એક તો સામાન્ય જે મનુષ્ય છે એની આત્મામાં પ્રીતિ એટલા માટે હોય છે કે આત્મા એને ટકાવી રાખનારો છે એ ચૈતન્યને કારણે એનું અસ્તિત્વ છે એ જાતની એને પ્રીતિ છે તેથી આત્મામાં મનુષ્યનો પ્રેમ હોય છે જ્ઞાની જે છે જ્ઞાનીનો અર્થ એ છે કે તે સર્વ કંઈ તત્વતા બ્રહ્મને જાણે છે જુએ છે અને એના આત્માનો પણ આત્મા એ બ્રહ્મ છે એટલે સામાન્ય મનુષ્યને જે પોતાની આત્મામાં આનંદ નો જે પ્રેમ થાય છે એના સ્થાને આત્માની વિતર પરમાત્મા બિરાજે છે એ દ્રષ્ટિથી એને ત્યાં પરમાનંદ નો અનુભવ થાય છે કે પરમ નો અનુભવ થાય છે અને તે કારણે ભગવાન એમ કે છે કે સચ મમ પ્રિય Yeah. જી દેજી હા હા જય પ્રણામ હમ અચ્છા હા હું બ્રિજેશ બોલું છું હા અચ્છા આપણે આમાં આગળના શ્લોકમાં ફલરૂપ ભગવાનના અનુગ્રહના કારણે બલથી ભગવાનમાં અલૌકિક સ્નેહ થાય છે હલો અહીંયા અલૌકિક સ્નેહ અનુગ્રહ નું અહીંયા ભગવાનમાં અલૌકિક સ્નેહ બતાવ્યું છે અને આવા ભક્તોને કેટેગરી એ આ જ્ઞાની ભક્ત કરતા બી ઊંચી ના રહી કારણ કે જ્યારે આ અનુગ્રહ વાળા જે ભક્ત છે એમને જ્ઞાન સાથે તો ભગવાન સાથે પ્રેમ જ છે એમને એમને ભગવાનમાં માત નથી માત નથી બી ઉપર છે આ અલૌકિક એમને સ્નેહ છે એમને ભગવાનનું સ્વરૂપ ભગવાન બ્રહ્મ સ્વરૂપ છે કે એનાથી એમને વધારે એટલું એટલું કઈ એટલું જાણવાની એમને એટલું ઉત્સાહ નથી ખાલી ભગવાન પ્રત્યે એમને ખાલી ભક્તિ કે પ્રેમ જ છે અને જ્યારે ભગવાન અહીંયા એમ કે છે કે જ્ઞાની જે ભક્ત છે મારા મને ઉત્તમ છે ઉત્તમ ભક્ત માને છે જેમાં બંનેમાં જ્ઞાની ભક્તમાં અને ગોપીજનોમાં ડિફરન્ટ તો થઈ જાય છે હા બરોબર ત્યારે જે તુલના છે એ અર્થ જિજ્ઞાસુ અર્થાર્થી એ ત્રણ અલગ કેટેગરી છે અને જ્ઞાની છે જુદી કેટેગરી છે શ્રેષ્ઠ છે એવું સમજાવી રહ્યા છે અને એનું કારણ આપી રહ્યા છે જે આ શ્લોક ની અંદર અને આગળ પણ એની પ્રશંસામાં આગળ કરશે અવાજ હાજી કેમ કે હેતુ એ છે કે આસ્ત હોય જિજ્ઞાસુ હોય સાચી છે એ ત્રણે ત્રણ પોતાના કેલ્ક્યુલેશન થી ભગવાન જે છે એ પોતે પરિપૂર્ણ છે એટલે ન તો લૌકિક સંબંધી કોઈ અપેક્ષા છે નહીં કે ના લૌકિક કોઈ અપેક્ષા છે આત્મનિષ્ઠ હોવાના કારણે એ પોતાનામાં જ અને એવો જ્ઞાની પણ રહ્યો છે એ એ પ્રકારનો જ્ઞાની જયારે ભક્ત થઈ રહ્યો છે તો મહાત્મે તો પ્રભુનો એને બહુ સારી રીતે જાણી સમજી ગયો છે બ્રહ્મવાદથી અને હવે ભગવાન તરફ એ ઝૂક્યો છે તો પોસિબલી બે કારણ હોઈ શકે કે એક તો પુરુષોત્તમ સાયુજ્યની એને અપેક્ષા હોય અક્ષર સાયુજ્યની બજાય અથવા સુખદેવજી વગેરે જેમ કહે છે કે ભાઈ જીવન મુક્ત અવસ્થામાં અમે આત્મજ્ઞાનમાં હોવા છતાં પણ ભગવાનના ગુણો સ્વરૂપ એમને આકર્ષી રહ્યા છે એટલે પ્રભુ ભજન સિવાય રહી નથી શકી રહ્યા એ રીતે જયારે કોઈ જ્ઞાની ભગવાન તરફ ઢળી રહ્યો છે તો એની શ્રેષ્ઠતા કઈ છે ઓકેજનોમાં અને અહીંયા ભક્તિનો જે ભાવ છે એની તીવ્રતા કે એની કક્ષા જે લોકો પણ બોલી લે પછી તરત જ સાયન્ટિક કરીને અનમ્યુટ કરી લો એમ ન થતું હોય તો પોતાના ફોનના મ્યુટ બટનથી મ્યુટ થઈ જાઓ હવે કોઈને કંઈ છે આ વિશે ને તો આગળનો લો હેલો હેલો હા જીજી એક આમાં એવું પૂછવું છે કે અહીંયા જે ચાર પ્રકારના ભક્તો ભજન કરે છે એ કયું અને એની અંદર જ્ઞાની માટે અહીંયા આગળ એક ભક્તિ વિશિષ્ટ છે તે એમ વિશેષણનો ઉપયોગ કર્યો છે તો અહીંયા જે આગળ આર તર્થાર્થીને જિજ્ઞાસુ કયા છે એ એક ભક્તિ વિશિષ્ય એટલે કે એનો એનો અર્થ શું લેવાનો એક ભક્તિ વિશિષ્ય અનન્યતા તો આ અનન્ય નથી જે દેવનું ભજન કરી રહ્યા છે તે દેવમાં હોય પણ શકે ને ન પણ હોય બંને સંભાવના અને આ સંબંધમાં આપણે પહેલા પણ શાયદ એકાદ વખત ચર્ચા થઈ છે કે જે અન્ય ફલમાં આસક્તિ છે એ એક ભક્તિ ના વિરોધી છે એટલે ભલે ભજનીયતા ભગવાનનો આશ્રય કોઈ કરતો હોય પણ ફલ તરીકે ભગવાનને નથી જાણતો ફલ તરીકે એની જે દુઃખ વગેરે દુઃખની નિવૃત્તિ છે કે અર્થ પ્રાપ્તિ વગેરે છે કે જ્ઞાન ની પૂર્તિ છે એમાં ફલબુદ્ધિ છે એટલે અન્ય આક્ષય કદાચ ન હોય પણ અન્ય શક્તિ હોય શકે ગરમીમાં એ વસ્તુ નથી એટલે એ વિશિષ્ટ છે જે જે બીજો પ્રશ્ન એ છે કે અહીંયા તો પછી ગોપિકાજીનું અહીંયા વર્ણન કરવાની જરૂર શું થઈ ગયા કારણ કે આ શ્લોક તો જ્ઞાની ભક્તનો આ ચેપ્ટર જે છે જ્ઞાની ભક્તના સંબંધમાં છે ભક્તના સંબંધમાં છે તો એમાં આ ગીત આ ગોપિકાઓજીનો ઉદાહરણ લેવાની અહીંયા આપવાની કારણ કે એની સાથે કોઈ એને જોડાતું જ નથી આ વાતને એક એડિશનલ એક એક વાત મૂકી હોય ને એવું લાગી રહ્યું છે હા એવું જ છે કોઈને એમાં ભક્તોની કેટેગરી ચાર જ હોય પાંચમી ન હોય શકે એવી કોઈના મનમાં વિચાર આવે એના નિરાકરણ માટે વાત થયેલી ભક્ત તો હતા જ નહીં હા જજી ભક્ત તો કહી દીધું હા એટલે ચતુર્વિધા ભજન તેમાં આમ કહ્યું તો પછી ભક્ત તરીકે જો બ્રજભક્તોને આપણે લેવામાં આવે તો આ યા તો ચારમાંથી કોઈકમાં એક એમને સમાવેશ કરવો રહ્યો અને જો એમાં ન કરો તો પછી સવાલ એ થાય કે તો શું એ ભક્ત જ ન હતા કે કેમ એમને ક્યાં પ્લેસમેન્ટ એમને ક્યાં આપવી સમજાઈ ગયું હા જીજે જ્ઞાની ભક્તની અહીંયા જે વાત કરી છે એમાં મર્યાદા ભક્ત અને પુષ્ટિ ભક્ત બંને આપણે લઈ શકીએ ને હા તાત્પર્ય અહીંયા છે કે પુષ્ટિ ભક્તથી અહીંયા એમનું પાર્થક છે ત્યાં કૃપાબલથી કે સ્વરૂપાશક્તિના કારણે થયેલું છે અથવા અવતાર કાળનું છે અહીંયા સાધન ક્રમથી છે બંને લઈ શકાય પણ આગળ જે સંદર્ભ આવી રહ્યો છે એના ઉપરથી જોતા એવું લાગે છે કે અહીંયા જે જ્ઞાની ભક્ત છે એ બ્રહ્મ જ્ઞાની એ જ્ઞાન માર્ગની પ્રણાલીથી પછી ભગવાને જેમને પોતાના તરફ ખેંચ્યા હોય એવું લાગે છે હા જીજે આ હેતલનો જે પ્રશ્ન હતો કે જે જ્ઞાનીને અનન્ય ભક્ત કયો છે અને બાકીના ત્રણને કેમ નહીં કહ્યા એમાં આપે એવું કહ્યું કે કારણ કે એમની ફલાશક્તિમાં ડિફરન્સ એટલા માટે પડે છે કે એ લોકોને કંઈક કામના છે પણ જે આપણે અનન્યતાની તો એવી વ્યાખ્યા વ્યાખ્યા નહીં કે ભલે તમને કંઈ પણ કામના હોય પણ જો ભગવાન સિવાય અન્ય દેવી દેવતાનું ભજન નથી કરતા ભલે કામનાથી પણ ભગવાનને જ ભજી રહ્યા છે તો એ અનન્ય ભક્ત કહેવાય ફલમાં ભલે ને ફલાશક્તિ ભગવાન સિવાય બીજા કોઈ વસ્તુની છે તો એનાથી અનન્યતામાં ફેર પડે છે જે એ નહીં સમજાયું છે મને તો જયારે તમારી પાસે કોઈ વ્યક્તિ આવે અને ચાપલુસી કરતો આવે ત્યારે તમે સમજી જાઓ ને કે મારી સાથે મતલબ નથી પણ એને મારા પાસે કામ કઢાવવું છે એટલે માખણ માખણપાલી કરે છે તમારો દૃષ્ટિ તો બદલી જાય ને એના પ્રત્યેનો ભાવના બદલી જશે પણ જે જે એટલે અનન્યતા તો એ કહેવાય કે ભલે ને કામનાથી પણ કોઈ ભક્ત મારું ભજન કરે છે તો તો અન્ય દેવી દેવતાઓનું કે ગ્રહ નક્ષત્ર કે એવા કોઈ બીજી વસ્તુઓનો તો એ આશ્રય નથી કરી રહ્યો ને તો પછી એ અનન્ય ના ગણાય ન ગણાય હાજી હાજી અહીંયા મૂળ વાત આપણને સમજવી છે કે આ બે શ્લોકની અંદર ભગવાન નિત્યયુક્ત એક ભક્તિ આમ કહી અને જ્ઞાનીની પ્રશંસા કરી રહ્યા છે તો એનો મતલબ એ છે કે જો આગળના શ્લોકની કન્ટિન્યુટીમાં આ વાત જો ભગવાન કહી રહ્યા છે તો જ્ઞાની સિવાયની અંદર નિત્યયુક્તતા અને એક ભક્તિ નથી હવે એને આપણે આપણી સાંપ્રદાયિક જે પરિભાષાઓ છે એનાથી બાંધીને એ વાતને સમજવાનો પ્રયાસ કરીએ કે નહીં એક ભક્તિનો મતલબ તો કૃષ્ણ સિવાય બીજા કોઈને ન માને તો એક ભક્તિ કહેવાય અને ફલાશક્તિ હોય તો એને અન્ય ફલાશક્તિ હોય તો પણ એને કૃષ્ણ પાસેથી જ હોય તો એક ભક્તિ જ માનીશું એને એ પરિભાષા આપણી બનાવેલી છે દરેક વખતે ભગવાન એને પકડીને ચાલતા હોય એવું કઈ જરૂરી નથી હા બરાબર છે અહીંયા તો આપણે આ જ શબ્દો છે અને એનાથી જ આ બે શ્લોકમાંથી આપણને તાત્પર્ય કાઢવું હોય તો બીજી કઈ રીતે કાઢી શકાય હા બરાબર છે હાજી આપણે એવું કહ્યું અમે પેલો પ્રશ્ન પૂછાયો કે જ્ઞાની ભક્ત અને પુષ્ટિ ભક્ત બંને આમાં આવી શકે એમ તો પુષ્ટિ ભક્તને તો મોક્ષની પણ કામના નથી હોતી ને જો સાંપ્રદાયિકતાના લેવલ ઉપર લઈએ તો તો એ પુષ્ટિ ભક્તની અહીંયા વાત નથી ને જોઈએ જ્ઞાની ભક્ત તો પુષ્ટિ પણ હોઈ શકે ને પુષ્ટિમાં સાંપ્રદાયિકતાના લેવલ ઉપર આપણે જ્ઞાની ભક્ત એટલે કે એને મોક્ષની કામના હોય છે પણ પુષ્ટિ સંપ્રદાયમાં આપણે ભક્તની જે ડેફિનેશન છે તો એને તો મોક્ષની પણ કામના ના હોય ખાલી પ્રભુની સેવાની એટલે એ એટલે આપણે એમ કેવું કહીએ છીએ કે માંગુ જન્મ જન્મ અવતાર એમ મને મોક્ષ પણ ના જોયું એવું છે ને બધું પદ તો જ્ઞાની હોય એટલે મોક્ષની કામના હોય એવો નિયમ છે બાંધી લીધો ને મર્યાદયા ગુણ જ્યાં કહી છે આપણે અહીંયાથી બધી જ જાતના વસ્તુની વેરાયટીને લઈ શકીએ છીએ કે નથી લઈ શકતા હવે નાનુલાલભાઈએ ભક્તિ માર્ગીમાં આ ચારમાં વસ્તુને નહીં લેવા જોઈએ એમ બિચારા માંડ માંડ ખુલાસો કર્યો તો એ કર્યો તો પણ પંકજને માફક ના આવ્યો કે અહીંયા એ લાવવાની જરૂર શું હતી હવે માની લો કે ચંદ્રભાઈ એમ કહી રહ્યા છે કે નહીં આમાં જ્ઞાની ભક્તમાં ભક્તિ માર્ગી પણ લઈ શકાય કે ન લઈ શકાય આપણી પાસે આ ચાર જે કેટેગરી છે એમાં આપણે બધા જ ભક્તોની ગણના કરી લેવી હોય અને જે સ્વતંત્ર શુદ્ધ કુસ્તી છે કે અવતારકાલી છે એમને આનાથી બાદમાં અલગ રાખવા હોય તો આમાં પણ કરી શકાય ને આમ આમ જોવા જાવ તો આ ચારે ચાર ને ફરી પાછા પુષ્ટિ માર્ગમાં નાખવા હોય તો નાખી શકાય હજી મેં જોઈ નથી પુરુષોત્તમ એની અમૃત તરંગીણી એમાં ભલું પૂછવું કે આર્થનો મતલબ ગોપીજનો જેવા આર્થ અર્થાર્થીનો મતલબ ફરી પરિભાષા કોઈ તસ્માન મચ્છરણમ ગોષ્ઠમ મન્નાથન મન્નાથમ મત્પરિગ્રહમ એ જાતના યોગક્ષેમનું વહન કરનારા તરીકે લઈ લેવાય અને જિજ્ઞાસુ તરીકે ફરી પાછા કોઈ અર્જુન કે ઉદ્ધવજી જેવાને પણ લઈ શકાય ફરી પરિભાષા ચાલે ચાલ છે બધા જ પ્રવાહ પુષ્ટિ મર્યાદા પુષ્ટિ પુષ્ટિ પુષ્ટિ શુદ્ધ પુષ્ટિ એની અંદર થોડી મહેનત કરીએ તો સેટ થઈ જાય બધા મૂળ પ્રશ્ન એ છે કે જે સંદર્ભ છે એ સંદર્ભ અને જે પ્રસંગ એને અનુરૂપ આપણે કોઈ અર્થનો વિચાર કરીએ એ એક શૈલી છે અને બીજું બધી જ વસ્તુ આપણને ભગવદ્ ગીતાના વચનથી જ આપણે સાબિત કરી દેવી છે એવી મનમાં ગાંઠ વારીને મહેનત કરીએ તો એમ પણ થઈ શકે એનાથી વસ્તુ એ થશે કે પ્રસંગની સાથે એનો મિસમેચ થઈ જશે કે વધારે લાગશે આગળનો જે સંદર્ભ ચાલી આવી રહ્યો છે એનો આપણે સિલસિલાવાર વિચાર કરીએ એની સાથે આગળ જઈને ભગવાન હવે જે રૂપણ કરવા જનારા છે એનો પણ સાથે સાથે સંદર્ભ થોડો લઈએ પછી જે અર્થ આપણને નીકળે તો એ સહજ અર્થ છે કેમ કે આગળ જઈને જે અન્ય અન્યાશ્રયની કક્ષામાં આપણે જેમને કહીએ છીએ એવા અન્ય દેવનું ભજન કરનારા સકામ જીવો છે એનું પણ ભગવાન નિરૂપણ કરશે જ્ઞાનીના ની પરિભાષા પણ ભગવાન જઈ મને આપશે એટલું થઈ ગયા પછી આપણને થોડું વધારે ક્લિયર થશે કે અહીંયા પ્રભુ શું આજ્ઞા કરી રહ્યા છે એટલે એકંદરે એને બહુ વધારે વ્યાખ્યાકાર જે આપી રહ્યા છે એની લાઈફમાં બહુ વધારે ન કરી અને સામાન્ય જે અર્થ આપેલો છે કે દુઃખી વ્યક્તિ જિજ્ઞાસુ અર્થાર્થી જ્ઞાની એમ ચારે પ્રકારના ભજન કરે છે ને એ ભજન કરતાઓ સુકૃતિ વાળા છે સુકૃતિ પણ જે છે એને આપણે બંને રીતે લઈ શકીએ કે એમનું આ પ્રકારે કૃષ્ણ ભજન કરવું એ પણ સુકૃતિ છે અને એક વ્યાખ્યાકારે જેવી રીતે અર્થ કર્યો છે કે એમના પૂર્વ જન્મના સત્કર્મો છે જેના પ્રભાવથી ભગવત ભજન કરવાની બુદ્ધિ એમને આવી છે એવી રીતે એનો અર્થ લઈ શકાય એવી રીતે લઈશું તો અહીંયા જે વ્યાખ્યામાં જે કહેવામાં આવેલું છે એમ આ બીજા બધા સંદર્ભો કે ગોપીજનો નાવા સુકૃત કઈ હતા કે ન હતા એ બધા નીકળી જશે તે જ રીતે વગેરે છે એમના માટે જે પ્રશ્ન કર્યો એ પણ બધું નીકળી જશે પછી અર્થ કેટલો મળશે કે ભાઈ દુઃખી થઈને પણ ભગવાનનું ભજન કરી એ એમનું સુકૃત કહેવાય તે રીતે અવતારથી હોવું એ સારી વાત નથી પણ અવતારથી થઈને પણ ભગવત ભજન કર્યું છે એ સારી વાત આપણે એમ કે માતૃ ભગવાન જ કહી રહ્યા છે કે ઉદારા સર્વ એ ગઈ છે આ બધા જ ઉદાર છે આમ કરીને પણ પ્રશંસા કરી છે એવું નથી કે અર્થાતથી અતિ નિંદનીય છે જેવું આગળ થોડું કરો તો ઉદાહરણ સ્પષ્ટ થશે એ તો બરાબર છે પણ એક એવું પણ હતું કે આપણા સંપત્તિ પર આપણે વિચારીએ છીએ તો કોઈ પણ જાતની કામના વગરનું ભજન છે આ બધાને કૃષ્ણને ભજી ના શકાય એવું તો કશું નથી બધા જ ભજી શકે છે કામ નથી અને ભગવાન પણ એમ કહે છે કે જે મને ક્યારેક કોઈ માંગે છે તો પછી ત્યાં હું એની સામે એવી રીતે વિભૂતિ રૂપે પ્રકટ થાઉં છું એમ તો એ એ વસ્તુ સાથે આ પ્રશ્ન ઉભો થયો હતો કે આમાં એવી રીતનું છે ને ભક્તિ સંપ્રદાયમાં કામના વગરનું ભજન નામાં શું કામના વગરના ભજન અવાજ કપાઈ ગયો બંધ થઈ ગયો શું થયું હા જે ફરી બોલું હા અવાજમાં બહુ ડિસ્ટર્બન્સ થઈ ગયો સ્પષ્ટ અવાજ નથી આવતો ફરી બોલો છે જે હા બોલું જ પડશે હા હા જે એમ કહેતી હતી કે આપણા સંપ્રદાયમાં જે ભજન છે ને એ તો કોઈ પણ જાતની કામના વગરનું ભજન છે અને આ બધા જે ભજન આમાં બતાવ્યા ચાર પ્રકારના આગળના શ્લોકમાં તો બધા ભજે છે એવું નથી કામનાથી પણ ભજન કરી જ શકાય છે એમ પણ સાંપ્રદાયિકતાના લેવલ ઉપર કામના વગરનું ભજન બતાવેલું છે અને ભગવાન પણ એવું આમાં કહેલું છે કે જ્યારે કોઈ મને કશી કામનાથી ભજે છે ત્યારે તેની સામે વિભૂતિ રૂપથી પ્રકટ થાવ છે એમ ત્યારે અત્યારે જે આપણા સામે વિભૂતિ એટલે ત્યાં રહીને વિભૂતિ રૂપ થી એવું છે એવું ભગવાને ક્યાં કહ્યું વિભૂત ના પણ જે વાંચેલું છે મેં એવું ત્યાં એને જયારે કોઈ ફળની અપેક્ષા છે ને ત્યારે ભગવાન એની સામે એટલે એવી રીતે પ્રકટ થાય છે એમ જે મને જેવી રીતે ભજે છે એને હું એવી રીતે ફળ આપું છું એમ હા તે તો ઠીક છે વિભૂતિ થઈ જાય છે એવું ક્યાં નથી વિભૂતિનું પણ મેં પુષ્ટિ ખબર નહીં એમાં કશાકમાં મેં વાંચેલું છે બીજા એટલે કે મારી સમજ હશે કદાચ એવું હશે તો એટલે ગોતીને કહેજો એમ કહું સમજાતું નથી એટલે અહીંયા હા એટલે પ્રશ્ન એ છે ને કે અહીંયા મોક્ષ એમને કહ્યું ને હિતેનભાઈ કહ્યું ને કે પુષ્ટિ ભક્ત જ્ઞાની ભક્ત બંને આમાં આવી શકે એટલે મને એ પ્રોબ્લેમ છે કે અહીંયા પોષ્ટિ ભક્તની વાત નથી એમ ખાલી જ્ઞાની ભક્ત એટલે મર્યાદાની અંદર જ જે વાત થઈ રહી છે ને એની અહીંયા એમાં આ ત્રણ પ્રકારના બતાવે ને એમાં જ્ઞાની ભક્ત ઉત્તમ છે એમ પુષ્ટિ ભક્ત નું લેવલ તો ક્યાં છે કે કોઈ પણ જાતની અપેક્ષા વગરનું જ ભજન છે એમ તો અહીંયા એ બંને પુષ્ટિ ભક્ત ને આમાં ના લઈ શકાય એમ હું કહું છું દીદી એટલે પુષ્ટિ ભક્ત ને ક્યારે દુઃખ ના આવે એમ સાંપ્રદાયિક લેવલ ઉપર તો આપણને દુઃખ આવે ગમે તે આવે બધું હરી ઈચ્છા સમજીને જ આપણે ચાલવાનું છે ને ક્યારે કોઈ પણ વસ્તુ ની કામના તો કરવાની નથી પ્રભુ પાસે જે છે એ બધું સ્વીકારીને ચાલવાનું છે જે એમ નહીં પુષ્ટિ વાક્યને દુઃખ આવે અને એ દુઃખ સહન ન થતું હોય તો ભગવાન પાસે માંગે તો ના પાડે છે ભગવાને ભગવાન પછી હા એટલે હું લેવલ ઉપર મારો આ પ્રશ્ન છે ને જે જે એટલે તો કહી રહ્યો છું ભગવાનને તો ખોટું લાગે જો ન માંગે તો ભગવાનને એમ થાય કે મને એટલો બાળકો જાણ્યો કે તમારી ઈચ્છા હતી તો સમય મને ન થયું એટલે જ તો વ્રતચર્યાના પ્રસંગમાં શ્રી મહાપ્રભુજી એ તો વાત આજ્ઞા કરી રહ્યા છે કે જો ભગવાનને જાણતા હતા ગોપીજનો તો કાત્યાયનીનું વજન કરવાની શું જરૂર હતી ભગવાનનું વજન કરતા પણ એવું ન કર્યું એટલે ભગવાને ભગવાનનું ભજન એટલે ભગવાનને જ પ્રાપ્ત કરવા હતા પણ ભજન કાર્યની નું કર્યું એટલે પ્રતિરૂપથી પ્રાપ્ત ન થયા ભગવાન તો આટલું ખોટું માની ગયા એટલે અગર માંગ્યા વગર ન રહી શકાતું હોય તો ભગવાન પાસે જ માંગવું બીજા પાસે નહીં માંગ ન માંગો તો સારી વાત છે પણ ન માંગવાનો મતલબ માંગવાની ઈચ્છા ન થવી જોઈએ ન થાય એટલો સંતોષ અને એટલો પ્રસન્નતા ચિત્તમાં રહે એવી સ્થિતિ હોય તો સારી વાત છે પણ ઈચ્છાઓ થતી જ રહેતી હોય પણ માંગવાનું ખાલી ઠાવકાઈથી આપણે ન કરતા હોઈએ મહાપ્રભુજી એમ કહે છે વિવેક રાખજો ભગવાનને કઈ વાંધો નથી હા જગન મારી થોડી એવી સમજ હતી એટલે એટલે જે આપણે ત્યાં પણ જેમ પદમાં આવે છે ને કે જોલો હરી આપણને કોને ગંધાવે જોલો પડે છે ને નહીં આવે આ બધી વાત પણ તો એ સંદર્ભમાં છે ને એક જાતની જિજ્ઞાસા તો છે અમને નથી સમજ આવતું આપ સમજાવો એ જ વસ્તુ અર્થાર્થી પણ સંબંધમાં આપણે જ વાત કરીએ આપણા જેમ લોકો કે ભવે કૃષ્ણમ લોકો નશ્યતિ સર્વથા ત્યાં એ જ વાત તો છે ને આર્થતા તો છે જ એ જ રીતે કૃષ્ણાક્ષર વગેરેમાં પણ વિવેક ધૈર્ય વધ્યાદી રહી શકશે વિશેષતા પાપા સત્ય વીરા શ્રી કૃષ્ણ એવું ગતિરમાં આ બધા રોદણ આપણે રોજ રોજ ઠાકોરજીના સામે રડીએ છીએ ને એ શું છે કોઈ જાતની તો આર્થતા છે જ ને કોઈ જાતની અર્થાત્મિકા પણ છે જ હવે અર્થ જે છે લૌકિક પારલૌકિક અર્થ પ્રયોજન કદાચ ન હોય પણ ભક્તિ માર્ગીય અર્થ તો ત્યાં પણ આવી જ રહ્યા છે ને એવી આપ એવી સામર્થ્ય પ્રદાન કરો કે આપની સેવા થઈ શકે મન આપનામાં લાગેલી રહે વગેરે વગેરે તો અમુક મર્યાદામાં આ બધી વસ્તુઓ પણ હતી એમાં આપણે જો થોડુંક પરિશ્રમ કરીએ અને સંદર્ભ એને વ્યવસ્થિત રીતે જાળવી રાખી શકીએ તો આ બધી વસ્તુઓ માર્ગીમાં પણ સાંપ્રદાયિક લેવલે પણ આવી શકે એવી કહેવાનો મતલબ હા જી એટલે મહાપ્રભુજી એવું કહ્યું છે એ તો ક્યાં છે કે જયારે અતિશય દુકાન સહન ના થાય ત્યારે માંગવું પણ એ પણ પ્રભુ પાસે જ માંગવું એમ જ્યાં સુધી ના માંગે ત્યાં સુધી વધારે સારું છે એમ હા ભલે ખ્યાલ ચાલે થાય છે હા અનિતાએ જે વાત કહી ને એ એટલે કે અમે પણ એવું સાંભળ્યું છે મને લાગે છે કે ભક્તિહંસ ગ્રંથમાં કે જ્યારે પણ ભગવાનનું ભજન એટલે પુષ્ટિ માર્ગમાં જો કોઈ નિષ્કામ ભજન આપણે નથી કરી રહ્યા માર્ગ સંપ્રદાયિક લેવલનું અને કોઈક કામનાથી ભજન થઈ રહ્યું છે તો એ પછી ત્યાં આગળ વિભૂતિ થઈ જાય છે એવું તો જે અમે પણ મેં પણ વાંચ્યું છે જે આ વાત એટલે નીતાની વાત મને બરાબર લાગે છે આપણે જે સમજાવ્યું હોય તો હવે સમજાયું પણ હા હું પ્રશ્ન શું છે એ કહી રહ્યો છું વિભૂતિ થાય કે ન થાય એ જુદો ઇસ્યુ એ ઠાકોરજીનો પોતાના લેવલનો ઇસ્યુ છે જે કામનાની દ્રષ્ટિથી ભગવાનનું ભજન કરી રહ્યો છે એના માટે એ કંઈ બહુ મોટો ઇસ્યુ જ નથી એ તો એમ કે છે કે ભાઈ જે હોય તે મને તો મારું દુઃખ ચડવું જોઈએ એમાં એ તો કૃષ્ણ નું મોડું જઈને જઈ રહ્યો છે ત્યાં શું થઈ જઈ રહ્યું છે એ ભગવાનની મેટર છે નથી લેવા હા હાજી બાકીનું કાલે કરીએ આજે સમય થયો છે લેવું હોય તો મને તો કોઈ વાંધો નથી બાર વાગ્યા સુધી આશીષનો આગળનો ક્રમ છે કરવું છે હાજી હા કરો હલો હા પ્રણામ દેજે ઉદાર સર્વ એવે તે જ્ઞાની સ્વામેવ મે મતમ આસ્થિત સ હિ યુક્તાત્મા મામે વાનું તમામ ગતિમ અર્થ છે આ સર્વે ઉદાર છે પણ જ્ઞાની ભક્ત તો આત્મા જ છે એવો મારો મત છે કારણ કે યુક્તાત્મા તે અનુત્તમ ગતિવાળા મારો જ આશ્રય કરીને રહેલો છે यहाँ कह रहे हैं कि सर्व उदार हैं वो चारों भक्त उदार हैं यहाँ यहाँ कह रहे हैं वह ज्ञानी भक्त जो है वो मेरो आत्मा ही है ऐसो भगवान कह रहे हैं ये मेरो मत है क्योंकि युक्तात्मा के अनुतम गति वालों वो मेरो आश्रय करके ही रह रहे हो है और मेरे में ही युक्त है वो उत्तम गति वालों है વિવેચન ચતુર્થ પ્રકારના ભક્ત જ્ઞાનીને ઉત્તમ કયો તેને મોક્ષ પ્રાપ્ત થાય છે ત્યારે બીજા ત્રણ પ્રકારના ભક્તો સંસારમાં જ મચ્યા રહે છે એવી શંકા થાય તે દૂર કરે છે આ ચારે પ્રકારના સર્વે ભક્તો બીજા દેવોના ભક્તો કરતા ઉત્તમ છે માત્ર તેઓનું વજન વ્યવહારિક રીતે પ્રમાણે હોવાથી પ્રાકૃત છે તેથી તેઓ પ્રિય રહ્યા નથી પરંતુ પ્રાકૃત જીવોની પેટે તેઓ સંસારમાં મચ્યા રહે છે રહેતા નથી પરંતુ હરિમાં કામ ક્રોધ ભય સ્નેહ એક્ય અને સૌહાર્દ નિત્ય રાખવામાં તેઓ તન્મય થાય છે એમ શ્રી ભાગવતમાં કહેલું છે તે પ્રમાણે હર કોઈ રીતે પ્રભુને સંબંધ થવાથી પણ તન્મતા થતી હોવાથી તેઓને પણ એ જ ફળ પ્રાપ્ત થવાનું પરંતુ જ્ઞાની ભક્ત તો આત્મા છે અર્થાત મારો આત્મા છે એને હું આત્મા જ માનું છું અથવા જ્ઞાની ભક્ત આત્મા છે એટલે કે મદાત્મા અથવા મુક્ત જ છે એમ હું માનું છું કારણ કે જેનાથી કંઈ પણ ઉત્તમ નથી એવા અનુત્તમ ગતિવાળા મારો જ તે આશ્રય કરીને સદા રહે છે આ કહી રહ્યા કે ચાર પ્રકાર કે ભક્ત में से ज्ञानी भक्त उत्तम है उसमें जब जो इन्हें मोक्ष प्राप्त થાય છે ત્યારે બીજા ત્રણ પ્રકારના ભક્તો સંસારમાં જ રહેતા પછા રહે છે तीन प्रकार के जो है वो उनको कुछ न कुछ कामना है वो कामना प्राप्त होते ही वो संसार में वापस चल उसमें रचे पचे रह रहे हैं એમ શંકા થાય તે દૂર उससे कह रहे हैं कि આ ચારે પ્રકારના સર્વે ભક્તો બીજા દેવોના ભક્તો કરતા उत्तम છે वो दूसरे देवताओं को भज रहे हैं उससे मुझे भक्त भज रहे हैं इसलिए वह उत्तम है यूं यहाँ પ્રભુ કહે રહે हैं માત્ર એઓનું ભજન વ્યવહારિક રીતે પ્રમાણે હોવાથી પ્રાકૃત છે તેથી તેઓ પ્રિય કયા નથી પરંતુ પ્રાકૃત જીવોની પેટે તેઓ સંસારમાં રચ્યા રહેતા નથી પરંતુ હરિમાં કામ ક્રોધ ભય સ્નેહ સૌહાર્દ નિત્ય રાખતા તેઓ તન્મય થાય છે એમ શ્રી ભાગવતમાં કહેલું છે તે પ્રમાણે હર કોઈ રીતે પ્રભુનો સંબંધ હોવાથી પણ તન્મયતા થતી હોવાથી તેઓને પણ તેઓ फल प्राप्त પણ એ જ ફલ પ્રાપ્ત થાય છે यानी उनको भी वही फल मिलत है यह कर रहे हैं वो परंतु ज्ञानी भक्त तो आत्मा ही है परंतु ज्ञानी जो है वो मेरे में ही युक्त है इसके लिए वो मुक्त है ऐसो પ્રભુ માને હે ક્યોંકि वो જે કંઈ ઉત્તમ નથી એવા अनुत्तम गति वाला मारो से आश्रय करी सदा रहे छे वो मेरा ही आश्रय करके रह रहे हुए इसलिए वह उत्तम वो मुक्ति ही है ऐसे प्रभु एक ज्ञानी को अलग से ग्लोरीफाई कर रहे हैं यहाँ पे हाँ સુંદર કર્યું હો. કોઈને છે આમાં કંઈ मला अनुत्तम कटीवाड़ा એટલે ઉત્તમ બીજ આપરાજ જે બોલતા હોય તો અનુત્તમ કટીवाड़ा એટલે ઉત્તમ જ એવું ઘણા જે છે હા સર્વ સૌથી ઉત્તમ આતે ઉત્તમ કટી ઉત્તમ નો સંદર્ભ મને એમ છે કે હવે સ્પષ્ટ થઈ ગયો હશે હવે આ વિષયમાં કોઈને કંઈ ન હોય વિચારણીએ તો અહીંયા આજનો પ્રશ્ન જી જી